because you are but, <laughs> That meat is not right. Tiger. you ah. is watching and taking it Man cannot treat a one sentence of responsibility without eating one hour. Did you understand that? Um, come from. One hour. They are not. They don't have any straight from the What is it? Who is beating him? Who's beating me? nothing but light, and by which you can see it all things. And uh, darkness, uh, where કચરો darkness, ઉભા થાય અજ્ઞાનથી where darkness is પ્રોબ્લેમ ઉભા થાય અને જ્ઞાનથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય follow? Get the solution all the time. Whenever any problem comes, you get the solution with the help of knowledge. And uh, when there is no knowledge, then uh, there is darkness and you can't get any solution of some problem. Are you following? સમજાય છે હમ? સમજાય છે એટલે આ નીચે મૂક્યા શું કહ્યું? આ નીચે મૂક્યા આ નીચે મૂક્યા તો શું કે છે સમજાયું ને બુદ્ધિથી બુદ્ધિથી થોડા પ્રશ્નો સોલ્વ થઈ શકે બધા પ્રશ્નો સોલ્વ ના થઈ શકે with the help of એ intellect. બુદ્ધિવાળા બહુ લોકો છે પણ પછી ગુંચાય આગળ અને જ્ઞાનથી સ- બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય what is the difference between knowledge and gyan બુદ્ધિ બુદ્ધિ અને જ્ઞાન He's asking you what is the difference between intellect and real knowledge. બુદ્ધિ અને જ્ઞાનમાં શું ફરક છે બુદ્ધિ talent is indirect prakash indirect light not direct prakash અને જ્ઞાન હે અને તો પછી જ્ઞાન શું છે જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ સૂર્યનો સૂર્ય નો પ્રકાશ અહીંયા અરીસા ઉપર પડે અને જેવો પ્રકાર કયો સૂર્યનો નિરજ પ્રકાર અને અરીસામાં આપણે રસોડો રસોડો લઈએ રસોડામાં જવું ક્યાંથી આવ્યું સૂર્યનો અરીસામાં અરીસામાંથી આવ્યું એટલે એ ઇન્દ્રિય પ્રકાર એ બુદ્ધિ અને નિરાજ પ્રકાર છે જ્ઞાન light coming uh, from sun through this mirror and reflecting in your kitchen, that is indirect light, and direct coming light from sun in your kitchen. So that is indirect light is your intellect, and direct light is your uh, knowledge, real knowledge. Here the medium is mirror, while in, in within us the uh, medium is nothing but the egoism, our ego. And what is ego? I am Sulekha, that is ego, you say all the time. So that, that is the medium which is at present the cube. And through this egoism, the light of uh, real soul comes and that then it becomes intellect. But when the light comes directly, without any medium of egoism, directly comes then that is the real light of soul. And that is... ठीक है. કે નહીં લે, એટલે નહીં. છે એવું. કેવું સમજણ પડી ગયું ને સમજ પડી હા સ- સમજ પડી શું પૂછ્યું છે બીજું પૂછ કે છે છે, દાદા ભગવાન અસીમ જય જયકાર એનો meaning શું છે Those very things that you're not able to ask your parents. ગુરુઓ જેટલું સમજાતા એટલે શિષ્ય ના સમજતો એટલે ગુરુ એને સમજણ પાડે એટલે શિષ્ય પોતાનો ઉપકાર દેખાડવા માટે એનો પ્રેમ દેખાડે છે ગુરુ પૂર્ણિમાનો As we uh, celebrate our Father's Day, Mother's Day, the same day uh, go- we uh, celebrate the Guru's Day. Uh, it, it comes once in a year, and that day. એના ઉપકારમાં અથાણીમાં આટલા બે ચાર મોસના ટુકડા પડ્યા હોય તો ઊંઘી જાય ખરી પૂછે In your bed. Your bed is okay. ના કે છે ના કે છે ના શું કે છે હે ના શું એ ઈ સમજાય પેટમાં લખાય આ તો વેજીટેરિયન છે ના એમ છે બધાને જેને હાજરી કેમ તને નહીં આવતી કે કેમ ઊંઘ આવે તમે કે ખીચડી છે નહીં ગમે નહીં તો તારો ભાઈ હોય તે તારા ભાઈ ની જોડે ના આવડે છે હોય ને હા તો તું ચડે કારણ કે એ મોસ છે પણ રેખે ચાદરથી બાંધેલું છે રેખે ચાદરથી બાંધેલું છે એટલું છે ચાદર ભૂલી જાય એટલે નહીં. This is, uh, this is skin, no? This is uh, co- covered meat with the skin. This is nothing but a silken uh, bed sheet like. રેશમી કલરથી બાંધેલું છે માણસ જ છે બધું. It's, this is also meat. હમ. The only thing that is covered with is silken. તને એવું સમજાય છે હા તને બધા પેલા માણસ શીખી જ જાય. આ માણસ જ છે અમે બાબા નામ કઈ સુઈ જાય એટલે હું માણસ વાળો આવું છું So is નથી મોત મોત નહીં મોત જ છે રેશમી ચાદર એ ચાદર રેશમી છે રેશમી આમ કરી શું લાગે તો એવું ના શું કે છે હે તો એવું ના શું કે છે ઊંઘ ના આવે કે છે હે Moss સાથે માસ હોય તો ઊંઘ ના આવે કે છે માણસ જ ના આવે હા માસનો ટુકડો લાવે તો ના ઊંઘ આવે અને આ આ હોય તો આવે આ યાર ઊંઘ જ છે ને તો માથા પોટલી બાંધેલું છું રેશમી ચાદર જહાજ આ માંસ બધા ખાય છે તો કેમ ના ના કેમ ખાવું ના ખાવાનું શું છે પણ આપણે ક- જેમ આ બુદ્ધિ છે જે કોબીજ છે એ આપણે સનાતન છીતરી ચડે છે If you can cut it, you can eat it. Is it okay? યા અને કાપીને છીતરી ચડે શું કહે છે ના શું કહે છે ના Yeah. So isn't that still શું કીધું? kind of એ કે છે આપણે હવે તને ગમે છે વાત what આ? it does? એમ કે છે બેન પૂછે છે કે આ તો કીડી મંકોડા બધું મારી નાખે છે વંદા એ બધું મારી નાખે છે હે? આ કીડી મંકોડા વંદા એ બધું મારી નાખે છે બધા તો કે એને જેવું તો ને કે છે તો તેને બહુ ચીટી તો લોહી બોહી નીકળી ઘસામણ થઈ જાય એટલે ખાવાનું નાખે અને કીડી મુકવા ખવાય નહીં ને એ તો ખાય તો રોગ થઈ જાય But they're still eating things. રોગ થઈ જાય તો કે તો એ લોકો મારી નાખે છે એને એ મારી નાખે તો આ સમજણથી મારે છે શું ના મરાય જે આપણાથી ત્રાસ પામે એક લંગોઈ હોય એમાં મારા જે બધું નાસી જાય ના નાખે તો ભાઈ પામે એને મરાય ને અને હા તો તો મગ મઠ ચો- ચો- ચોખા ઘઉં એ ભાઈ પામ તમે ખાઓ ધરો કરો બાફો એ બધી જાતની રસોઈ કરો ખાઓ પીઓ મજા કરો all vegetable you are free to eat. only not for meat. મગજ ઉપર જે આવરણ આવે છે ને આંતરબુદ્ધિ માટે એ જરા સમજાવો ને એ મીઠ નું આવે છે મીઠ If you eat meat, there is a sort of covering of uh, over your inner intellect. Outer intellect may may go uh, may develop more and more, but inner intellect that you you can understand from Dada. I will explain very nicely. એ જરા સમજાવો ને દાદા હમ. દારૂ પીવાથી આંતરિક બુદ્ધિ પર આવરણ આવી જાય સર બહારની વધી જાય આંતરિક બુદ્ધિ ને બાહ્ય બુદ્ધિ બાહ્ય બુદ્ધિ એ લોકોને ખબર નથી ખબર હે? અને આંતર આંતરિક બુદ્ધિ ને બાહ્ય બુદ્ધિ એટલે જરા સમજાવો આંતરિક બુદ્ધિ એટલે પોતાના હિતાહિત નો વિચાર કે હું શું કરીશ તો મારું સારું થશે ને શું ક- નહીં કશું નહીં કરું તો બધા અડચણ પડશે એવું બધું એનો વિચાર આવે છે તે what is good and what is આંતરિક બુદ્ધિ bad એટલે that આપણે that comes from inner intellect કોઈ માણસ કે કોઈ છોકરીને જુએ અને એની દ્રષ્ટિ બગડે માણસની તો એને વિચાર આવો છે કે મારી બહેનને આવું દ્રષ્ટિ કરે તો ખરાબ મને કેવું લાગે એવું વિચાર કરવાની જે શક્તિ છે એનું નામ છે તે અગ્રી બુદ્ધિ કહેવાય અને આ લોકોને એવું વિચાર કરવાની શક્તિ ના હોય અમેરિકન પીપલને અને તમને ત્યાં વિચાર થાય કે મારી વગર કેવું થાય સમજ ને આવો જોઈએ ના આવો જોઈએ Now, what is it? It's been different example. What is even? This particular પછી ખરાબ થઈ જાય ખરાબ થઈ થઈ જાય ન્યુક્લિયર વોર એ પેલું કે છે અણુયુદ્ધ ક્યારે થશે વર્લ્ડ વર્લ્ડ વોર ક્યારે થશે અણુયુદ્ધ તમને શું ફાયદા કરે What is going to help you discuss? જરૂર હોય ત્યાં વિચાર થાય જીવાનું વિચાર નહીં થયો? This is my સર્વિસ તો નહીં મારે દાદાનું નામ લઈશ તો નહીં મારે પછી શું છે કેટલા હજાર દાદા નહીં થઈ ગઈ દાદાનું નામ લે એટલે એની યોજના કશું ના થાય શું કરવું એમ કે છે કે એટેચમેન્ટ વાળો ભાવ હોય તો ત્યાં શું કરવું એટેચમેન્ટ વાળો બીજો ભાવ દૂર ખસી જવું દૂર ખસી તો આપણે એને દુઃખ આપ્યું ના કહેવાય તો આપણે એને દુઃખ આપ્યું ના કહેવાય જે દુઃખ દુઃખો પડીએ ને આપણે તો બળતી ખલાસ થઈ જઈએ આપણે ખલાસ થઈએ આપણે આપણી જવાબદારી સમજી જઈએ ને એવું ના થાય છે ને પ્રતિકાર કરી લેવાય પણ એના કરતા આપણે હે ને, તારો છોકરો ફરી કરીને પહેરી જવું સારું એક જગ્યાએ એક હિલે બંધ થઈ ગયા એટલે બસ હરકત નહીં પછી લાઈટ સારી જાય ખીલે તો બંધાવવું પડે ને નહીં બંધાવવું પડે ને You have to uh, tie yourself to someone, no? Yeah. એક ધણી નક્કી કરીએ છીએ આપણે પછી બીજા લોકો આપણે તરફ જુએ જ નહીં જાણે કે આ તો ધણી. આ તો ધણી ના કરાય તો મારી બધા જુએ ખમાનું. બોલો ઘટે તેના કરતા આપણી ઉંમર લાયક થાય એટલે આપણે કહી દેવું ઘરમાં ફાધર બધને કે મારું છે જોઈન્ટ કરી રાખો અને સારા માણસો ફરી તૂટી ના જાય એવું જોઈન્ટ <laughs> કરી રાખો પછી પણ જવાનું અમારી પાસ કરીને જોઈન્ટ કરી રાખો એટલે પણ થઈ ગયા પછી કોઈ જુએ નહીં આપણને આ મીના અક્ષર ખીલે બંધાય પછી કે છે આ મીના અક્ષર જુએ નહીં તો કે મીના તો લખી થઈ ગયું એનું. She's English now, so nobody, nobody will look at her. So she will have a good set side for herself. આ તો નહીં સારું આ તો Listen, Shaila, તો લોકો તો દગા ફટકારવાના હોય કોઈ જે હે મિત્રાચારી એની બેનપણી કરીએ બીજા લોકોની પૂરી મિત્રાચારી ના કરી clean to you. દગો કરી બધા ચાલે જાય બધા કોઈ સગો ના થાય ખબર ને? બધા દગો કરે શું જાતો ના હોય વિશ્વાસ ના કરશો શું કહ્યું ના બધા ઉમરલાયક થાય એટલે કહી ઘરમાં રાય સાથે દાદા બધાને કે મારું આવે લગ્ન ફરી કર્યા દાદા ભગવાને મને કહ્યું છે કે તમે કહેજો એમ કહ્યું છે તેથી કહીએ છીએ તો એવું કહીએ શરમમાં આવે એ તારે જાણે બચારી ખુશી છે હવે ચાલો પણ દઈએ પડે એવું સારું આમ આમ ફળ હોવું જોઈએ ના પડ્યું ત્યાં માધર ફસર કિલે બંધાયા છે ત્યાં કઈ ભાગે એવું તમારે પણ કિલે બંધાઈ તને ગમે નહીં ને શું કહેવાનું ગમે અમે જા- અમે ડુંગર ઉપરથી પથ્થર પડે તારી પર લાગે લોહી નીકળે તો તને કોની પર ગુસ્સો આવે પથરા ઉપર આવે ગુસ્સો શું કરે પથરાને શું કહે છે? પથ્થર પર ગુસ્સો આવે તને એમ પૂછે છે પથ્થર ઉપર ગુસ્સો આવે હે પથ્થર ઉપર ગુસ્સો આવે ડુંગર પર ગુસ્સો આવે પછી મારું હે તો શું કરું કઈ નહીં હે કઈ ના કરું પણ એવું છે આ તો હા, કોઈ માણસ છે તે બધા ડુંગર જેવા જ છે સાચા નથી ધાર એને પછી પસ્તાવો થાય બધું આ ના કે અમારે તો હવે એટલે ગુસ્સે થવા જેવું જ નથી આ દુનિયા એને ગુસ્સે થાય તો તારે એને શું નામ તારું સોના સોના નીકાળી ગુસ્સે કેમ થયું કે યાર તારા બાપને લાગશે એમ કેવું હમ. હું તો આ તો બધું કેમ હા મા બાપુ વાત છે Siddhartha એને બહુ સરસ માટે ત્યાં કંટ્રોલ વાળી લાઈફ જીવો અને સરસ લાઈફ કરો ફરી બહુ મજાનું આવવાનું છે બધાને આ જરા ગુસ્સાનું જરા દાદા બરા બરા વધારે સમજાવો ને આ બધાને ગુસ્સો બહુ આવી જાય પેરેન્ટ્સ પર મમ્મી ઉપર તો બહુ આવી જતો હશે They are feeling accord. They are feeling accord. વર્ષો તો પાછળ Then I don't want them. What to look at? What is it? What sort of bad feelings? Jealousy. Jealousy. એટલે કોઈના ઉપર ઈર્ષા થાય કોઈના ઉપર ઈર્ષા થાય એવા બધા ભાવો થાય તો શું કરવું એમ કે છે ઈર્ષા આવે તો શું કરવું ભાવે કોકના હારે આપણી પરીક્ષા આવે ત્યારે શું કહીએ છીએ somebody is jealous on you, then what do you do at that time? You are jealous with others, but someone is jealous with you, શું કહીએ છીએ then what do you do? What do you કે feel? બે ફિલિંગ જે થાય ને કોકને આવે બે ફિલિંગ આપણા માટે તો એને આવડી મોટી કહી રહી તડકાવી શું નામ છે માયા માયા માયા મારા જો બધી ઘર ચોરી દાદા તમારા છે એવું નહીં કગડે હરાશ થાય બીજા આવતી હોય તો એને કહી દેવાનું હું મારી દઈને આપણને આવતી હતી કે આપણને નથી ગમતું એ કેમ આવે છે કેમ અમારે ત્યાં આવું ગરજ કે મને પસંદ છે એવું કેમ તું કરું છું કે એવું કેવું તને સમજ પડી કે ના પડી નહીં તો ઉઠવે જ કર પછી જ કહે When you make a mistake, do you self punish yourself by what, taking So when <laughs> <laughs> I, I have done. ત્યાં કોણ છે આ બ્લેસિંગ કોને છે તારે કેવા એ તો તને બ્લેસિંગ આપીશ એટલે ભોગે કોઈ દુઃખ આપીશ હું આપતો નથી મને બે ધોલ મળે તો હું કહી દઉં કે ભાઈ ના તારે સારું થઈ ગયું આશીર્વાદ આપ પોતાના ધર્મ તો લખી બદલે મથું બદલે ના ભાઈ દાદાને કે આ લોકોને કેવું કે વોઇસ વીક બધા ભેગા થઈને સત્સંગ કર્યું કોઈ છોકરી ને ખરાબ વિચારો ત્યાંથી આપણે દૂર કરી દીધું કાળા પ્રમાણે છે સારી છોકરીઓ પ્રમાણે હા ના જોઈતા હોય એવા વિચારો આવે તો શું કરવાનું તારે જ્ઞાન લીધું છે દાદા વિચારો અહીંયા આવતા હોય તો ના ગમતા હોય ગમતા હોય તો એ આપણે કહીએ અર્થ નથી આવે અને ના ગમતા હોય તો જોયા કરવા શું આવે છે ને શું નહીં Just observe that's all. Don't react to that. બાજુ વધારે તો કે ભરેલો માલ છે તો ડિસ્ચાર્જ ખાલી રહેશે દાદા ને કહ્યું You wanted to be doctor that time I think you you asked Dada. I remember. should I do hmm? હા ના હોય એ લોકોને સમજાય નહીં તો કે હવે અમેરિકન દાદાની પાસે એમની આપણી વાત સમજવા આવે છે તો એમનું શું એમ બહુ જોશ કરીને પાણી ગાલવું પડે છે પંપિંગ મારી મારીને તમને વાર ના લાગે કેમ થાય દાદા બહુ સમજાવવું પડે બહુ આવે લાગે પણ રહેશે નહીં લેખિત રસ્તો પાછા બેઠા સમજાય <laughs> છે તેનું શું નોર્મલ ખાધેલો છોડી દે કેટલા જણ છોડી દે તું નથી ખાતી ને આવે પેલા ટીવી ગઈ થોડી સી અમેરિકન બધા આવે દાદા પાસે અને એ લોકો મીટ ને બધું બંધ કરી દે તો એ લોકોને પછી દાદાની વાત કરે આપણી ગાયો ભેંસો બકરી બકરી ના થાય કઈ એ સુધરેલા હોય છે બર્નાડ શો વાત કરો ને બર્નાડ શો કરીને થઈ ગયા તમે આમ આવેલું It's a કે કેમ છે આટલું બધું ખાવા કરવાનું છે વેજીટેરિયન શું ખાવા કે છે આ મારું શરીર મારું કહે છે બરિયર ગ્રાઉન્ડ નથી કે છે કૂતરા મરવાનો ટુકડા મરવાનો બરિયર ગ્રાઉન્ડ ના કે છે મારું શરીર જેને બરિયર ગ્રાઉન્ડ હોય એ દાટે તો આગળ એવું? પછી ફરી પૂછ્યું પણ ફાયદો શું એથી I want to be a civilise man uncivilized people are eating. I want to be a civilized man. કેવી સરસ વાક્ય બોલ્યા તે લોકોને મનમાં થયું કે આ આવું યાર એ આખા પશ્ચિમને ઉપર પશ્ચિમને બહુ મોટી એ કરી નિંદા કરી માટે એને આ વાક્ય દાબી દીધું એને કાઢી ખેંચી લીધું વાક્ય ખેંચી ફાડી નાખ્યું That, wa- that was uh, Bernard Shaw too. તમે આ લોકોની છોકરીઓને કહો ને કે અઠવાડિયામાં એક વાર અ, સાથે હાલ બેસીને સત્સંગ કરીને તમારા ભજન ગાય આ- આ દાદાના ભજન રહેશે દુનિયા ઓલ્ડ નવી દુનિયા We must create a new world, not the old world. The old way to the atom bomb war. Money is the old world, old India world, new world થી જરા લડે નહીં કઈ ખાઓ પીઓ તને કહ્યું કે તારે હરે થાય તે કહ્યું હા તો બધા એને શીખાય ને તૈયારી કરે સો બસો છોકરીઓ બધી આખા અમેરિકન છોકરીઓ તો લઈ કરી આવ્યો અને લોકોનું કલ્યાણ કરે શું કરે તું રડે શું પછી રામનામ રડે તું રડું ત્યાં કોણ નહીં રડે ત્યાં તૈયાર કરે બધા એક માણસ છેલ્લા જાય કેટલા માણસો સુધારી નાખે અને ક્યાં પૂછાય બીજા બાળક જેવી છે ફૂલ જેવી કુંવર છે અહીંથી ગુરી કરી ઘણા જાય ભૂલું પડ્યું ખરા દાદા છે કેવું છે તના છે કેવી જાય છે કે નહીં એમ ખૂબ જાય છે કે નહીં ના થઈ ગઈ છે નથી થઈ ડાઈ નહીં થઈ તો નીલ બહુ અંદર બની ઉમરા પર મેં બેઠું છે પણ એમાં એને મારી શું કરેલું છે કાઢી દેલી તે ઝાપચ્યું એટલે પેલું દેવા મારી તારું સત્યાનાશ આ કૂતરું ગાળો પણ ભાષા આપણે ખબર પડે ને એટલે આપણે દરકાર ભાવ છે હું શું ભાવ છે અને આપડે કશું હારીએ નહીં રાજી કે એ ભાષા જુદી જુદી હોય પછી મારી પૂછવાના રોડ કરી દેલી પછી મેં મેં કહ્યું મેં બધા શું છે પેલો ભાઈ આ કે કૂતરો અહીં ઉમર બે જાય તો ફલાણા હવે ભોન નથી બકરી બકરીઓ પણ એ ઋણાલ બંધ પરમાણુ આકર્ષણ છે એવું તે ખરું કૂતરું હતું તે બે ઘોડા વચ્ચે હતું તે કશું પગ આ રખડતું કૂતરું કૂતરું એટલે ને મનમાં થાક્યો હું નહીં આપ્યું ભાઈ અને આ ભાઈ એટલે ઉઠી જાપજુ હાલ ગઈ અરે હું ખાધું છે ને આ રાતનો ઉપવાસ છે તો શું ગુજરાત છોરા અમારા ગધડે નાખ્યા છે ગધડી કે માથા બોલ નાખે ગુજરાત છોરા ના એમ સ્વભાવ છે ને સ્વભાવ છોડે જો જીવ સ્વભાવ છોડે તો મોક્ષે જાય એનો જીવ સ્વભાવ છોડે અને આત્મ સ્વભાવમાં રહે તો મુક્ત જાય જીવ સ્વભાવ છોડે નહીં ત્યાં સુધી ના છોડે કે જ્ઞાની કોઈ જ્ઞાન આપે ત્યાં છોડે નહીં એ તો ચીડાવાની એટલે ચીડાવાની પણ આ જ્ઞાન મળ્યા પછી ડાયું છે થાય ના થાય તમે કોઈ ડાયું થયેલું જોયું આપણું વિજ્ઞાન છે કોઈ પણ માણસ ના ભરત તૈયાર આ તો મને ઇંગ્લિશ બરોબર રહે દુનિયાનું પુણ્ય કે અંગ્રેજી મારા સ્પીડ નીકળતું નથી એ દુનિયાની કઈ કથા છે ને એક